એ આવો આવો મારા નાના મોટા ટાબરી આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અનંતભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર મહેસાણામાં બેઠા બેઠા મંજરી પણ વાર્તા સાંભળવા આવી ગઈ છે ને ભાઈ આવો આવો અનંતભાઈ મંજરી બેન આજે હું તમને બધા ને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ધીરુબેન પટેલની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે મીનુની મોજડી <laughs> મોજડી હોય ને પગમાં પહેરવાની હા તે મીનુની મોજડીની વાર્તા છે મીનુની નવી મોજડી લાલ રંગની હતી એણે પહેલી વાર પહેરી ત્યારે બહુ ખુશ થઈ ગઈ આગે આગે જંગલમાં ફરવા ગઈ પછી તો એ થાકી ગઈ અને ઝાડ નીચે સૂઈ ગઈ ડાબા પગની મોજડીને એ ના ગમ્યું બોલો એણે મીનુને બહુ ધક્કા માર્યા ચાલને ઉઠને આપણે આગે આગે ફરવા જઈએ ચાલને કહું છું પણ મીનુ તો ઊંઘા જ કરે આખરે આ મોજડીએ તો પોતાની મેળે ચાલવા માંડ્યું બોલો સામે મળ્યું સસલું એ કે મીનુની મોજડી ઓ મીનુની મોજડી મને તું બહુ ગમે છે તારામાં પેસું તારામાં બેસું હા પણ મસ્તી નહીં કરવાની નહીં કરું મોજડી તો મોટી થઈ સસલાને બેસાડી દીધું થોડે આગળ સિંહ આવ્યો એ કે મીનુની મોજડી હું તારામાં બેસું તારામાં બેસું હા બેસ પણ મસ્તી નહીં કરવાની નહીં કરું સિંહ ને સસલું બે ડાયા થઈને બેસી રહ્યા બોલે નહીં ચાલે નહીં હાલે નહીં મોજડી બાઈ તો ચપ ચપ આગળ ચાલ્યા આગળ મળ્યું રીંછ એણે પણ કહ્યું હું મસ્તી નહીં કરું મને બેસવા દે ને મોજડી તો મોટી થઈ રીંછને પણ બેસાડી દીધું પછી મળ્યો વાઘ પછી ચિત્તો પછી મગર પછી હાથી બધાને મોજડીમાં બેસવાનું મન થાય મોજડી તો મોટી ને મોટી થતી જ જાય બધા ડાયા ડમરા ચૂપચાપ થઈને બેસી રહ્યો લડે નહીં વઢે નહીં ઝઘડા ન કરે બચકા ન ભરે નોર પણ ન મારે બોલો મોજડી તો જંગલ જોતી જાય મોટી ને મોટી થતી જાય પછી મળો હુપ હુપ હુપ વાંદરો <laughs> એ કે મારે પણ મોજડીમાં બેસવું છે હુપ મોજડી હજુ તો કહે કે મસ્તી નહીં કરવાની એ પહેલા તો અંદર બેઠેલા બધા એ બૂમા બૂમ કરવા માંડી બંદર નહીં બંદર નહીં બંદર નહીં વાંદરો કે મારું નામ વાંદરો છે હું કેમ ન આવું ના ના તું બંદર છે તું અંદર નહીં તું તો તોફાન મસ્તી કરે લડે અને વઢે અને પાછો દાંતિયાએ કરે બચકા ભરે પૂછડી પંગોળે મોજડી મોજડી એને અંદર ના લઈશો વારું એમ કહીને મોજડી તો આગળ ચાલવા માંડી વાંદરાભાઈ તો ચીડાયા જઈને મીનુને જગાડીને કહ્યું એ મીનુ જો મીનુ તારી મોજડી તો એકલી એકલી ફરવા ગઈ જો જો હવે તું એક મોજડી પહેરીને ઘરે કેવી રીતે જઈશ લો બોલો અરે વાહ મારી મોજડીએ આવું તોફાન કર્યું મીનુએ તો બીજી મોજડી હાથમાં ઊંચકી લીધી અને એ તો જાય દોડી જાય દોરડી ઝરણા આવે જાડી આવે ટેકરી આવે મેદાન આવે પણ એ તો દોડ્યા જ કરે થોડીક વારમાં એણે પેલી મોજડીને પકડી પાડી પછી એને વઢીઓ અને એ કે આવું કરાય એકલી એકલી કેમ ભાગી ગઈ મોજડી કે માફ કરો મીનુબેન હવે આવું નહીં કરું મને માફ કરો જા માફ મારી પાસે આવતી રે મારા પગમાં પેસી જા કહીને મીનુએ તો બીજી મોજડી પહેરી લીધી પેલી મોટી મોટી મોટી મોજડી તો નાની થવા માંડી એમાંથી નીકળો હાથી પછી મગર પછી ચિત્તો પછી વાઘ પછી રીંછ પછી સિંહ મોજડી તો નાની ને નાની થતી જાય પછી અંદર સસલું કઈ માય એણે કહ્યું મોજડી મને એક બાજુ બેસી રહેવા દે ને આટલી ને આટલી જ રહે ને મોજડી કે ના ભાઈ ના પછી મીનુબેન મને વઢે ફરીવાર જંગલમાં ના લાવે ક્યારેય હજુ તો મારે કેટલું બધું જોવાનું બાકી છે હું તો મીનુબેનના પગમાં ચપો ચપ બેસી જાઉં એટલી નાની થઈ જઈશ સસલું તો કૂદકો મારીને બહાર નીકળી ગયું મોજડી નાનકડી થઈને મીનુના પગમાં પહેરાઈ ગઈ પછી ધીરેથી કે કાલે મને જંગલમાં લાવશો તું તો મોટી મોટી થઈશ એકલી એકલી રખડવા જઈશ ના ના સારું તો આપણે રોજ રોજ જંગલમાં આવીશું બધે ફરીશું બધું જોઈશું હવે ખુશ મોજડીએ હા પાડી પછી મોજડી ને મીનુએ રોજ રોજ બહુ મજા કરી હો ભાઈ તો અનંતભાઈ આવી હતી આ મીનુની મોજડીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનું છું ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં સસલું આવશે વાઘ આવશે અને મીનુની મોજડી આવશે આવજો